कौन करेगा आज आज और कोई नहीं है દીદી ધનવંત પ્રણામ આજે હું બહાર છું એટલે વાર્તાથી નથી મારી જોડે અચ્છા ઉદિત તીર્થ શરણ રાજીવ જે જે હું કરું કોણ છો તીર્થ હા કર મંગલાચરણ કર सन्तानहन्तारो यत्पदामुजरे नव तानां तान् निजाचार्यां प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलदया चक्षुरुमीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्य चतुर्भिश्य चतुर्भिश्य तेभिष्टता षड्भिर्विराजते योऽसो પંચદારદય મમ તીર્થ તારે મંગલાચરણમાં અશુદ્ધિ ઘણી બધી છે કોઈ ત્યાં જાણતું હોય ને શુદ્ધ બોલતા એમની પાસે શીખી લે હા ચલો કરો આગળ तब श्री आचार्य जी और श्री गोवर्धन नाथ जी के आगे सूरदास जी ने महात्म्य ने युक्त कीर्तन किए આગળ પાછળનું જરા જોડી શકે ને એવી રીતે શરૂ કર અચાનક આ કેમ આવી ગયું એટલે શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીને કહ્યું કે હવે તમે નંદાલયલીની લીલા ગાઓ ત્યારે સુરદાસજીએ બ્રજભયો મહર કે પૂત એ પદ ગાયો એમાં વ્રજભક્તો વ્રજવાસીઓના ઘરે પણ ઠાકોરજીના જન્મને કારણે આનંદ આનંદ થઈ ગયો એ ગયા પછી મહાપ્રભુજીએ કહ્યું કે જે ઠાકોરજીના ચરણને પકડીને રાખશે એને પણ આવું જ નંદાલયલી લીલાનું સુખ મળશે ત્યાર પછીથી સુરદાસજીએ જે પદો ગાયા એ પદો એવા હતા કે જાણે સુરદાસજી પોતે ત્યાં નંદાલયમાં જ ઉભા ઉભા આ પદ ગાતા હોય ત્યારથી પછી શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે હવે સુરદાસજીને શ્રીનાથજી ત્યાં પ્રકટ થયા છે અને શ્રીનાથજીએ પોતાની પૂજા લોકમાં પ્રસિદ્ધ કરવા માટેની ઈચ્છા કરી સૌએ શ્રીનાથજીને સન્મુખમાં કીર્તનનો પણ મંડાણ થાય જેથી જે વૈષ્ણવ છે આગળ પુષ્ટિ માર્ગીઓ એમને સુરદાસજીના પદો ઠાકોરજીના સન્મુખ સમય સમયના ગાવાનું સુખ મળે એટલે ત્યાં ગયા પછી શ્રીનાથજીના સન્મુખ સુરદાસજીને કહ્યું તમે કંઈ ગાઓ તો એમણે ફરી પાછું રોદણા રોયા અબો નાચ્યો બહુ ગોપાલ કામ ક્રોધ ગોપ હરિચોરના કંઠ વિષય કી માલ એટલે મહાપ્રભુજી પાછા એમને ટોક્યા કે આ બધું આપણે આપણે એકલા હોઈએ ત્યારે પોતાનો વિચાર કરીએ કે હું આવો ને હું તેવો એ તો બરોબર છે પણ ઠાકોરજીના સન્મુખ આપણે એ રોદણા રડવાની બદલે ઠાકોરજીની લીલા ઠાકોરજીનું મહાત્મ્ય સ્તુતિ એવું કરીએ તો વધારે સારું છે એટલે સુરદાસજીએ પછી એક પદ ગાયું ઠાકોરજીએ તમારું અજ્ઞાન અવિદ્યા અહંતા મમતા એ બધું તો હરી લીધું છે તો હવે શું કામ એને ફરી ફરી યાદ કરી કરીને રોદણા રડો છો કયું ગાયું નહીં એ તો થઈ ગયું પછી કૌન સુકૃતિન બ્રજવાસિન કો વદત વિરંચી દિવસેશ हाँ करो आगे अब श्री आचार्य जी और श्री गोवर्धन नाथ जी के आगे सूरदास जी ने महात्म्य से स्नेह युक्त કીર્તન કિએ એટલે પછી શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજી ના આગળ સુરદાસજીએ બહુ મહાત્માના કીર્તન ગાયા સ્નેહના राग गौरी कौन सुकृत सुकृत इन ब्रजवासिन को वदत बिंज शिव शेष श्री हरि जिन जिनके हेत प्रगटे मानुष वेश ध्रुव ज्योति रूप जग धाम जगत गुरु जगत पिता जगदीश जोग यज्ञ जप तप व्रत दुर्लभ सो गृह गोकुलेश जाके उदर लोक त्रय जल थल पंच तत्व ચોખાન બાલક વે ઝુલત બ્રજ પલના જસુમતી ભવન નિધાન એક એક રોમ કૂપ વિરાટ સમ આનંદ કોટી બ્રહ્માંડ લીએ ઉછંગતાહી માત યશોદા અપને ભરી ભુજ દંડ હવે એનો છેલ્લી પદ લઈ લે ભક્ત બચ્છલ હરિ પતિત ઉદ્ધારન રહે સકલ ભરીપૂર માર્ગ રોકી पर्यो हरिद्वारे पतित शिरोमणि सूर तो यह पद सुनी के तो यह पद सुनी કે શ્રી આચાર્યજી આપ બહુ પ્રસન્ન ભય એટલે પછી આ પદ સાંભળીને શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા હવે એનો ભાવ પ્રકાશ વાંચી લે સુંદર છે ક્યો જો જૈસો શ્રી આચાર્યજી આપો પુષ્ટિ માર્ગ પ્રગટ કિયે તાહી અનુસાર સુરદાસજીને ય કીર્તન ગાયો એટલે પછી જેવી રીતના શ્રી આચાર્યજી એ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યું એવી જ રીતે સુરદાસજી આ કીર્તન ગાયું श्री आचार्य जी के मार्ग को कहा स्वरूप है એટલે શ્રી આચાર્યજી નું માર્ગ નું સ્વરૂપ શું છે જો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક દ્રढ़ સ્નેહ સો સર્વોપરી હે સો ઠાકોરજી કો બહોત પ્રિય હે એટલે પછી જે મહાત્મા જ્ઞાન જે મને ખબર ના પડી બોલો જો અહીંયા શું કહી રહ્યા છે કે જેવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો તેના અનુસાર સુરત સુરદાસજીએ આ કીર્તન ગાયો હવે એ માર્ગ કયો પ્રકટ કર્યો કેવો પ્રકટ કર્યો એ પ્રશ્ન થાય તો કહી રહ્યા છે એનો જવાબ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ સો સર્વોપરી છે મહાત્મી જ્ઞાન એટલે શું બોલો જેને સમજ હોય તે બોલો મહાત્મી જ્ઞાન નું મહાત્મ્ય શું છે મહાત્મ્ય એટલે શું પણ શું કામ મોટાઈ શક્તિ ભગવાનનું ઐશ્વર્ય એમનું સામર્થ્ય એ બધાને મહાત્મ્ય કહેવાય એટલે ભગવાનની શક્તિ કેવી છે ભગવાન કેવા મહાન છે એનું જ્ઞાન એ જ્ઞાન આપણને ક્યાંથી મળે ક્યાંથી મળે મુક્તિ માર્ગ એટલે શું શ્રી મહાપ્રભુજી જે રચ્યો છે તે એટલે જેમાં એટલે કોઈ સડક છે ના તો શું છે મુક્તિ માર્ગ માંથી ક્યાંથી મળે કોઈ પૂછે કે મને ભગવાન નું મહાત્મ્ય જ્ઞાન સમજવું છે જાણવું છે તો આપણે એને શું કહીએ ગુરુ મને ક્યાંથી સમજ પડી પ્રભુ પાસે કયા ગુરુની વાત કરે છે તમને ખબર છે આશરે કોને ખબર પડી ક્યાંથી પડી શાસ્ત્રમાં મળે શાસ્ત્ર છે એ ભગવાનના મહાત્મ્યને સમજાવવા માટે ભગવાને પોતે જ પ્રકટ કર્યા છે ક્યાંથી મળે શાસ્ત્રમાં શાસ્ત્ર એટલે કયા મહાભારત પુરાણો વગેરે વેદ સમજાયું કે નહીં ક્યાંથી મળે વેદ શાસ્ત્ર મહાભારત પુરાણ તો મહાત્મ્ય એટલે ભગવાનની મહાનતા મોટાઈ ભગવાનની શક્તિઓ ભગવાનની વિવિધ પ્રકારની લીલાઓ આ બધું મહાત્મ્ય છે અને એનું જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ને એ સર્વોપરી છે એટલે સૌથી મોટી વાત ભક્તિ માર્ગમાં શું છે કે ભગવાનમાં સ્નેહ થવો સ્નેહ એટલે ભક્તિ પણ એ ભક્તિ ભગવાનના મહાત્મ્યને જાણી સમજી સમજ્યા પછી થાય તો એ ભક્તિ કહેવાય જો મહાત્મ્યને જાણ્યા વગર થાય તો એ ભક્તિ ન કહેવાય શું સમજાય એટલે જે ભગવાનને જાણ્યા જાણીને જાણ્યા પછી જે સ્નેહ થાય જે સ્નેહ થાય તો તે ભક્તિ ન ભક્તિ એટલે ભગવાન જાણીને આપણે જે સ્નેહ થાય તે કોલે આપણે શું સમજી રહ્યા છીએ ठाकुरજીને માતથી ठाकुरજીને ભક્તિ કોને કહેવાય એની આપણે સમજ લઈ રહ્યા ભક્તિ એટલે પ્રેમ સ્નેહ કેવો સ્નેહ બોલો મહાત્મ્ય જ્ઞાન મહાત્મ્ય જાણીને ભગવાનમાં જય સ્નેહ થાય એને ભક્તિ કહેવાય બોલો માર્ગને જાણીને જે સ્નેહ થાય તેને ભક્તિ કહેવાય અને માર્ગને ન જાણી અને જે સ્નેહ થાય એટલે સ્નેહ થાય તેને ભક્તિ ન કહેવાય તો જે મહાત્મી જાણ્યા પછી પ્રભુમાં સ્નેહ હવે સ્નેહ જે કેવો છે એ બતાવી રહ્યા છે અહીંયા સુદ્રઢ સુદ્રઢ એટલે સારી રીતે જે મજબૂત છે તે ડગે નહીં તેવો તો ભગવાનમાં એવો સ્નેહ કે જે સ્નેહ ચાલે નહીં કોઈ ક્યારેક આપણને કોઈ વસ્તુ ગમે ક્યારેક કોઈ વસ્તુ ન ગમે ક્યારેક વધારે ગમે ક્યારેક ઓછી ગમે તો એ જે ગમવું છે એ ગમવું સુદ્રઢ નથી સુદ્રઢ સ્નેહ કોને કહેવાય કે જે ક્યારે પણ વધે ઘટે નહીં એ ક્યારેક બીજા વિષયમાં ચાલ્યો ન જાય એવું હશે ચલો આગળ હવે સમજમાં આવ્યું सो ठाकुर जी को बहुत प्रिय તો ઠાકોરજી કો બહુ પ્રિય હૈ એટલે ઠાકોરજી ને તે ખુબ પ્રિય છે શું આવી ભક્તિ આવી ભક્તિ પરંતુ જીવ મહાત્મ્ય રાખે એટલે જીવ ઠાકોરજી નું મહાત્મ્ય રાખે એટલે મોટાઈ રાખે સો કહતે કાહે તે મહાત્મ્ય વિના શા માટે મહાત્મ્ય શા માટે રાખવું જોઈએ મહાત્મ્યની નું જ્ઞાન કે અનુસંધાન જેને કહેવાય ને આપણે હંમેશા ભગવાનનું મહાત્મ્યનું અનુસંધાન રાખવું જોઈએ તો શા માટે રાખવું જોઈએ એનું કારણ આપે છે જો મહાત્મ્ય બિના અપરાધો ભય મિટ જાય એટલે મહાત્મ્ય વગર અપરાધ નો ભય મટી જાય મતલબ શું એટલે ઠાકોરજી ના મોટાઈ થી મોટાઈ વગર અપરાધ દૂર થાય છે એમને અપરાધનો ભય મટી જાય છે એનો મતલબ એ કે પ્રભુનું મહાત્મ્ય જો આપણને અનુસંધાન ન હોય તો ઠાકોરજીનો કોઈ અપરાધ આપણે કરી બેસીએ એવું બની શકે પણ જો ઠાકોરજી આવા છે આવા મોટા છે એવું આપણને હંમેશા ભાન રહે તો આપણે ઠાકોરજીનો અપરાધ ન કરી બેસીએ એટલે મહાત્મ્ય હંમેશા જાળવવું જરૂરી છે નાના બાળક હોય ક્યારેક આવેશમાં આવી જાય ગુસ્સામાં આવી જાય અને મોટાની સાથે તોછડાઈથી વાત કરે કે ગમે તેમ બોલે ગુસ્સો કરે તો એમને એમ કહેવામાં આવે ને કે તમે એ વાત ખબર છે કે તમે કોની સાથે બોલી રહ્યા છો તમારા કરતા મોટા છે આવું ન બોલાય એવું કહેવામાં આવે છે ને શા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે ક્રોધમાં ગમે તેમ બોલી રહ્યા છીએ મોટાની સામે તો એનો મતલબ એ થયો કે ત્યારે આપણે એ વાત ભૂલી ગયા છીએ કે આ આપણા માતા પિતા છે કે આપણા ગુરુ છે કે આપણા પિતા મોટા વડીલ છે મહાત્મી જયારે ભૂલી ગયા એમનું મોટાઈ ભૂલી ગયા તો સમાન વ્યવહાર થવા લાગે આપણા આપણા જેવા જ છે એવું માનીને એટલે મહાત્મ્ય નું ભાન સતત રહેવું જોઈએ હમ तासो प्रथम दस दशा दशा में महात्म्य युक्त युक्त रहना आवश्यक સ્નેહ चाहिए. આવશ્યક ચાહીએ સ્નેહ આવશ્યક चाहिए એટલે આથી અ, પેલા પ્રથમ દશામાં એટલે પ્રાથમિક અવસ્થામાં મહાત્મ્ય વાળો સ્નેહ આવશ્યક છે પ્રથમ દશા એટલે જયારે હજી આપણે ઠાકોરજી અને આપણા વચ્ચે એટલું સુમેળ નથી થઈ ગયો ઠાકોરજીએ આપણને સામે ચાલીને પોતાની સાનુભાવતા નથી જતાવી એવી જે અવસ્થા છે એમાં પ્રભુનું મહાત્મ્ય સંયુક્ત સ્નેહ એટલે મહાત્મ્ય પ્લસ સ્નેહ એવો કેવલ સ્નેહ નહીં પણ મહાત્મ્ય વાળો સ્નેહ એ જરૂરી છે પછી और ब्रज भक्तन को स्नेह है सो सर्वोपरि है એટલે જે બ્રજ ભક્ત ને ઠાકોરજી સાથે જે સ્નેહ છે તે સર્વોપરી છે સર્વોપરી એટલે બધાથી ઉપર બધાથી ઉપર છે સર્વશ્રેષ્ઠ तासो भक्तन के रह, र, સ્નેહ स्नेह स्नेह के आगे श्री ठाकुर जी को महात्म्य रहत नाही હમ. એટલે અ, ભક્તના ભક્તના સ્નેહથી ઠાકોર સ્નેહના આગળ આગળ ઠાકોરજીનું મહાત્મ્ય અ, ટકતું નથી ટકતું નથી મતલબ શું કે બહુ જ પ્રેમ વાળો ભક્ત કોઈ હોય તો ઠાકોરજી પોતાની મહાનતા છોડીને એનો જે ભાવ છે પ્રેમ ભાવ એ પ્રેમ ભાવના અનુરૂપ એના સામે વ્યવહાર કરવા લાગી જાય છે જેમ યશોદાજી ઠાકુરજીને બાલક પોતાનો જાણી અને સ્નેહ કરતા તો ઠાકુરજી હું જગત પિતા છું યશોદાજીને અને આખી સૃષ્ટિને મેં પેદા કર્યા છે હું બધાને પાલું પોષું છું મારી સૃષ્ટિ મારી લીલા માટે છે આવું જે પ્રભુનું મૂળ રૂપ છે મહાત્મ્ય છે એ ભગવાન ત્યાં પ્રકટ નથી કરતા યશોદાજીનો સ્નેહ છે બાલક જેવો છે ઠાકોરજીની સામે પોતાની મોટાઈ છોડીને બાલક થઈ જાય છે એમાં અર્જુને ઠાકોરજીને પોતાના મિત્રની જેમ સ્નેહ કર્યો તો ઠાકોરજીએ એના ડ્રાઈવર બની ગયા પોતાનું મહાત્મ્ય છોડીને તો જ્યારે અતિ સ્નેહ ઠાકોરજીમાં થાય તો ઠાકોરજી નું મહાત્મ્ય પછી ટકતું નથી કે જરૂરી પણ નથી રહી જશે હા તો ઠાકોરજી સ્નેહ કે બસ હોય ભક્તન કે પાછે પાછે દોલત હે એટલે ઠાકોરજી સ્નેહ વશમાં હોય હોય એટલે થઈને સ્નેહ ના વશ થઈને ભક્તના પાછળ પાછળ ફરતા રહે છે એટલે ઠાકોરજી કોઈ ભક્ત ઠાકોરજીમાં એવો સ્નેહ કરે તો ઠાકોરજી એના પાછળ પાછળ ફરતા રહે છે તો જહા જહા તાઈ એસો રહે સ્નેહ નાહી હોત હોય તહા તાઈ મહાત્મ્ય રાખનો એટલે જ્યાં જ્યાં આવો જ્યાં સુધી જ્યાં તાઈ એટલે જ્યાં સુધી જ્યાં સુધી એવો સ્નેહ ન હોય ત્યાં ન હોય એટલે ન થાય ન થાય ત્યાં સુધી મા- ઠાકોરજી પોતાનું મા- ઠાકોરજીનું મહાત્મ્ય જાળવવું જાળવવું એનું ભાન રાખવું તો પીઠી पीठी तो जब स्नेह को नाम लेके महात्म्य छोड़े तो जब स्नेह को नाम ले के महात्म्य छोड़े और श्री ठाकुर जी के आगे बैठे बात करे बैठे बात करे और, और पीठी दे पीठी दे तो भ्रष्ट हो જાય હમ. એટલે જે- હા એટલે સ્નેહ ઠાકોરજી હું તો ઠાકોરજીનો બહુ ભક્ત છું મને બહુ ઠાકોરજી ઉપર પ્રેમ છે એવું કહીને તો ઠાકોરજીનું મહાત્મ્ય છોડી દે કોઈ અને ઠાકોરજીના સામે ઠાકોરજી સન્મુખ હોય તે વખતે બેસવું ન જોઈએ આવો નિયમ છે ઉભા રહેવું જોઈએ સેવા બેસીને કરવાની હોય એના માટે બેસે તો અલગ વાત છે જેમ શણગાર કરવા હોય સ્નાન કરાવવા હોય પણ એવું કઈ ન હોય તો ઠાકોરજીના સન્મુખ બેસી ન શકાય એવો નિયમ છે એટલે હું તો બહુ ભક્ત છું ઠાકોરજીનો બહુ પ્રેમ છે મને એમ પોતાની ભગતપણું બતાવીને અનાદર કરે ઠાકોરજીની સન્મુખ આવીને બેસી જાય તો એ ઠીક નથી વાતો કરવા લાગે પાસપરસ એકબીજાની સાથે તો એ પણ અવિવેક કહેવાય ઠાકોરજીના સમય સેવા સંબંધી વાત કરી શકાય પણ બીજા ગામ ગપાટા કે પોતાના લૌકિક વ્યવહારિક વાતો છે એ ન કરવી જોઈએ તેવી જ રીતે ઠાકોરજીના સન્મુખથી આપણે બહાર જતા હોઈએ તો ઊંધા ફરીને અને ઠાકોરજીને પીઠ દેખાય પોતાની એવી રીતે ન જવાય ઊંધા ચાલીને ઉલટા પગથી ચાલીને એને જવું જોઈએ નહીં તો ઠાકોરજીનો અનાદર થયો કહેવાય એટલે જો ભક્તિના નામે કોઈ આવું કરે તો એ ભ્રષ્ટ થાય ભ્રષ્ટ થાય એટલે ભક્તિ માર્ગમાંથી એનું પતન થઈ જાય સાસો तासो महात्म्य विचार विचारे और अपराध सो डर पे तो કૃપા હોય એટલે મહાત્મ્ય વિચારી અને અપ- વિચારે એટલે વિ- મહાત્મા વિચાર કરે વિચાર કરે મહાત્મ્ય નો વિચાર કરે તો અપરાધ અપરાધ અને અપરાધથી ડરતો રહે અને અપરાધ થી ડરતો રહે તો કૃપા હોય તો કૃપા હોય થાય થાય और और जब रहने सर्वोपरि स्नेह होय गो सर्वोपरि स्नेह होएगो तब अब आप ही से स्नेह ऐसो पदार्थ है जो है जो महात्म्य महात्म्य को को- छुड़ाए देगो એટલે એટલે યશોદાજીને જેવો સ્નેહ ઠાકોરજીમાં હતો એ ટાઈપનો યશોદાજી જેવો સ્નેહ જે દિવસે ઠાકોરજીમાં થઈ જશે ત્યારે એ સ્નેહ એવી વસ્તુ છે કે એ ઠાકોરજીના મહાત્મ્યને ભૂલાવી દેશે तो दसम स्कंध में वर्णन अ, वर्णन है जो श्री भगवान ने बार बार बार बार महात्म्य ब्रज भक्त को और भक्तन को भक्तन को और अ, શ્રી श्री યશોદાજી यशोदा जी को दिखायो ભાગવતમાં એવું આવે છે વર્ણન કે ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય વ્રજભક્તોના અને યશોદાજીને વારે ઘડીએ બતાવ્યું યશોદાજીને ક્યારે બતાવ્યું હતું મોઢું ખોલીને એને મા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું તૃણાવર્ત આવ્યો તો વજન વધારી દીધું ત્યારે યમલાર્જુન વૃક્ષો છે એને તોડી નાખ્યા પ્રકટ છે ગાડું એને ઉથલાવી દીધું વ્રજભક્તોને કેમ કે દાવાનલ પાન કરી લીધું ગિરિરાજી ઉઠાવી લીધા ઘણા બધા અસુરો દેનુકાસુર અગાસુર બકાસુર એ બધાને નો વધ કર્યો એ જ કહી રહ્યા છે જો સો પૂતના વધ કરી સકટ તૃણાવર્ત કરી યમલાર્જુન કરી બકાસુર ધેનુક કાલી દમન કરી કે લીલા મેં મહાત્મ્ય દેખાયો એટલે આ બધા ભૂતના વધ તૃણાવર્ત નું અને યમલાર્જુન યમલાર્જુન એટલે બે વૃક્ષ હતા ને ઠાકોરજીને બાંધ્યા યશોદાજીએ ત્યારે ખેંચીને તોડી પાડ્યા ને પછી આ બધી રીતે ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય બતાવ્યું પરંતુ પરંતુ બ્રજ ભક્તન કો સ્નેહ પરમ અદભુત અનિર્વચનીય અનિર્વચનીય है અનિર્વચનીય है અનિર્વચનીય है પણ વ્રજભક્તોનો જે સ્નેહ છે એટલે એ પરમ સ્નેહ છે પરમ અદ્ભુત છે અને એનું વર્ણન ન કરી શકાય એવો છે તાસો મહાત્મ્ય તથા ઈશ્વર ભાવ ન ઈશ્વર ભાવ ના ભયો એટલે એ કારણે વ્રજભક્તો ના સન્મુખ ઠાકોરજીએ આટલું બધું મહાત્મ્ય દેખાડ્યું તેમ છતાં પણ એમનો સ્નેહ ઠાકોરજીમાં એટલો બધો હતો કે વ્રજભક્તોને એમ ન થયું કે આ ઈશ્વર છે કે સાક્ષાત ભગવાન છે એમને એમ જ લાગ્યું કે આ તો અમારો દીકરો છે કે અમારો મિત્ર છે સો એસો સ્નેહ પ્રભુ કૃપા કરી દાન કરે તાકો આપ હિતે મહાત્મ્ય છૂટી જાય આવો સ્નેહ પ્રભુ દયા કરીને જેને આપે એને નું મહાત્મ્ય આપોઆપ છૂટી જાય और जिनको स्नेह पति पुत्र स्त्री कुटुंब में तथा द्रव्य में એટલે જેનો સ્નેહ ठाकुर जी માં ન હતી પણ પોતાના પતિ માં સ્ત્રી માં પરિવાર માં ઘર માં લોક સમાજ માં મોજ શોખ માં એ બધા માં છે અને apne દેહ સુખ માં હે પોતાના દેહ ના સુખ માં છે જેનો સ્નેહ તો ભગવાન કો મહાત્મે છોડી लौकिक રીતિ કરે તો ભગવાન કો અપરાધી હોય એવો વ્યક્તિ છે એ જેનું સ્નેહ ભગવાનમાં નથી ને આ બધી વસ્તુઓમાં છે એ પ્રભુનું મહાત્મ્યને છોડી દે અને લૌકિક રીતે ભગવાન સાથે વ્યવહાર કરે તો એ ભગવાનનો અપરાધી થાય સાસો વેદ મર્યાદા સહિત શ્રી ઠાકુરજી કે ભય સેવા કરે ઓર સાવધાન રહે એટલે શાસ્ત્રની જે મર્યાદા બતાવવામાં આવી છે કે દેવ સાથે કેવો વ્યવહાર કરવો કેવો ન કરવો એ મર્યાદાને જાળવે અને ઠાકોરજીનો ભય પણ રાખે એવી રીતે સેવા કરે અને સાવધાન રહે તો यह આચાર્યજી મહાપ્રભુ जी महाप्रभु के मार्ग की रीति है ठाकुर અત્યારે જોડાયા હો એ બધા પોતાના ફોનને મ્યુટ કરી દો અત્યારે મારી ભગવદ્ વાર્તાની કોન્ફરન્સ ચાલે છે યા તો અત્યારે તમે ડિસ્કનેક્ટ કરી જાઓ મારો ડિસ્ટર્બન્સ બહુ આવે છે સાસો મહાત્મ્ય પૂર્વક સ્નેહ કરીએ એટલે પ્રભુ મને પ્રભુને પ્રેમ કરવો જોઈએ પણ પ્રભુના મહાત્મ્યને हमेशा ध्यान में रखता और महात्म्य पूर्वक स्नेह यह जो समय समय ऋतु अनुसार सेवा में सावधान रहे ताको नाम મહાત્મ્ય પૂર્વક સ્નેહ કહીએ એટલે ઠંડી લાગે આપણને તો ઠાકોરજીને પણ ઠંડી લાગે ગરમી લાગે તો આપણને પણ ગરમી લાગે એ એ મહાત્મ્યપૂર્વકનો સ્નેહ જો એમ આપણે વિચારીએ કે ઠાકુરજીને તો શું ઠંડી લાગે ને શું ગરમી લાગે તો સ્નેહ તો ગયો નહીં ખાલી મહાત્મ્ય મહાત્મ્ય ગયો અને મહાત્મ્ય પૂર્વકનો સ્નેહ એટલે શું કે ઠાકુરજી છે કૃપા કરીને આપણે માથે રાજ પધાર્યા છે આપણને જેમ માં સુખ થાય એમાં પ્રભુને પણ સુખ સમજવું અને જેમાં આપણને કષ્ટ થાય એમાં પ્રભુને પણ કષ્ટ સમજવું તો આવી રીતે સુરદાસજીએ મહાપ્રભુજીની આ માર્ગની આ પ્રણાલી છે એને સમજી અને આ પદ ગાયું સમજો આવ્યું આ ભાવ પ્રકાશ છે પછી આગળનું ક્રમ બે નાની પંક્તિ છે એ વાંચી લો એટલે આ વાર્તા પ્રસંગ સંપન્ન થાય पाचे श्री आचार्य जी आपू कहे जो सूर तुमको पुष्टि मार्ग को सिद्धांत फलित भयो है तासु तुम श्री गोवर्धन हर के यहाँ समय समय के कीर्तन करो એટલે સૂરદાસ જી તમને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ફલિત થયો છે એટલે એનું ફળ મળી ગયું છે એટલે તમે શ્રીનાથજીને ત્યાં સમય સમયના કીર્તન કરો ત્યાં સમયે તેન ભોગ સરી ચૂક્યો હતો તે વખતે ઠાકોર શયન ભોગ સરી ગયા હતા તો તબ માન કે કીર્તન સૂરદાસ ને ગાય બોલતી કાહે ન નાગરી બહેના સુખદ તેજ મેં પોળે રસિકવર પોળે લાલ રાધિકા ઉરલાય તો પાછे या प्रकार सौ कीर्तन सूरदास जी ने नित्य प्रातः काल के जगावे से लेके शयन पर्यंत के હજારણ किए आ रीते લઈ અને શયન સુધીના હજારો પદ ઠાકોરજીના કરે અહીંયા પ્રથમ પ્રસંગ વાર્તા પ્રસંગ સુરદાસજીની વાર્તાનું સંપન્ન થાય હવે તમારે પ્રવેશિકાનો જે ક્રમ છે કરી દો